માનનું નો લોભ નો ખરો લોભ ની કાંક મોટી છે અને માન ની બરાબર બુદ્ધિ પણ છે ને એ પણ ઇમોશનલ કરાવે છે બુદ્ધિ વિપરીત બુદ્ધિ જે પેસી ગઈ છે ને એ નેગેટિવ થોટ પણ આવે છે ને પછી ઇમોશનલ પણ કાઢી લે છે હા તેથી એમ કહે છે બુદ્ધિ બેન ને કઈ એક બે તું હવે જરા ના આવી તારી જરા તો હવે બધું સંસારમાં બાવા બનાયા સંસારમાં જમતી લાગે હજુ દાદા ડખો કેમ ચાલે વિપરીત બુદ્ધિ નો હજુ વિપરીત બુદ્ધિ નો હજુ ડખો ચાલે કરે છે ને એ દાદા તને હેડો કે એને નવો કે નવો કે ત્યાં કોણ એ તો પરાય દાદા પાસે લઈ જાય પોતાના છે એ પોતાના છે બીજા છે જાત સલાહ આપે ના આપણે તૈયાર રહેવું જોઈએ કે આ કોણ આવ્યું આ કોની સલાહ એવું નથી જોઈએ દાદાની સલાહ તો આપે દાદા એ તો પોઝિટિવ થઈ ગયું દાદા પાસે લઈ જાય ત્યાં બેસવા ના દે ઘરે ટાઈમ થાય એટલે બધું પતી જાય સવાલ દાદા પાસે ચાલુ થઈ જાય સવાલ વિચાર એ લોકો તારા પાસે ના છે એ લોકો બધા એ જોરદાર થઈ જાય એ જોરદાર છે પેલા પેલા કઈ કાપી માં પેલા કાપી કરવાનું <laughs> મારા કરતા નાનો છે ચોવીસ વર્ષનો છે બાવીસ જાગૃતિ જોઈ હા એ એની જાગૃતિની લિમિટમાં પચીસ ટકા બહાર તેનું બોલતો હતો જાગૃતિ એ જાગૃતિ ને જોનારી આ જાગૃતિ તે જાગૃતિ ને જોનારી આ જાગૃતિ તે જાગૃતિ એ સાત પ્રકારની જાગૃતિ એમ જાગી કોનું પરિણામ અંદર એ શું શું જાગૃતિ બોલતો હતો કે બહાર વિચાર મહાત્મા ઉભો થયો વિષયનો બીજો વિચાર કે એ ગરબાર થઈ તો તેને જાણવું તે ગણપાત પરિણામ ઊંચા થયા છે નીચા થયા તેને પણ જાણવું અને એની શું અસર પડશે તેને પણ જાણવું એવું સાત બાજુથી એને જાણ છે આત્માની એટલી શક્તિ હશે ખરી હા ચોક્કસ અને તો કેવી રીતે જાણી દાદા હા ત્યારે એને વાણી છોકરો એનાથી અડધી અડધી અડધી જાગૃતિ ગાડી પર હોય ને અવર્ણ્ય અવર્ણ્ય અનંત ઘણી હોય અજ્ઞાન તરફ ખેંચી જાય કારણ આ પણ પ્રભાવ બધું અજ્ઞાન તરફ ખેંચી જાય છે બહુ જાગૃત રાખવાની જરૂર ભાવ એટલો જ અંદર રહેવો જોઈએ બીજું કઈ કૃપા આપવા કરવાનું છે ને સાથે પગ દબાવે ત્યારે કૃપા વધારવું છે ના દબાવે ત્યારે ઓછું એવું કશું અહીં છે નહીં ભાવ ભાવ એ ભાવ પરમ નહીં અને પોતે જે દાદાએ કહ્યું છે એ આજ્ઞા સંપૂર્ણ પાડવાની જે મજબૂત ઈચ્છા એમને માલુમ પડી જાય કે આની ઈચ્છા મજબૂત છે કે આની મળી છે આ સ્કૂલમાં માસ્ટર ગયા છે કે એમના સ્કૂલમાં પચીસ ત્રીસ છોકરા ને તેમ બે હજાર જણ ઉપર અને એ ભાઈ જેમને કયા પણ કઈ બેસન બેસન રાજી હોય ને ના રાજી એટલે આગળ બગડાવે દાદા પરમ વિનય હે પરમ વિનય પરમ વિનય નવ છ ઓગણીસો સિત્યોતેર મહાત્મા બાબુભાઈ ને ત્યાં બરોડ શું કરવાનું તમે એકવાર કહેલો જ્ઞાન ભોગવામાં બેસી જવું પણ એટલે જ્ઞાન ગુફામાં બેસી જવું એટલે શું નહીં જ્ઞાન ગુફા બેસી નહીં જવાય અનાધિકાર ને અભ્યાસ આવડો હતો ને તે ધીમે ધીમે ધીમે અભ્યાસ કરી આ બધો જે વિલંબ થાય છે એનું કારણ એવું હશે કારણ બહુ ચાર્જ થઈ ગયું એટલે આજે આ બધામાં જે કરોડ અવતારે જે જે ઉપલબ્ધિ ના થાય એ આ અવતારમાં એક કલાકમાં થઈ જાય પછી આવે એનું શું કરોડ અવતારે આત્માનો અનુભવ કે જે કેટલી થાય આત્મા અનુભવ જ્ઞાન થયા પછી થાય આત્મજ્ઞાન કરોડો થશે આપણે આત્માનો કારણ કે મોટું ચિંતાઓનું વાદળ ચડી આવ્યું હોય તો આપણે નિશ્ચિત રહી શકીએ જો આત્મા અનુભવ થયો થઈ શકે પલટી મારી કે તરત પેલું પેલું તો આત્મા અનુભવ ના હોય અને દેહાદ્યાસ હોય ત્યાં અને ગુરુ મિત્ર ચેતન છે તેનું નિશ્ચાર થયા વિસર્જન કેવી રીતે પૂછાય એ જ્ઞાન ના હોય તે માણસે એમ જ કરી હિંમત ભાઈ છે અને હિંમત ભાઈ કરીને બોલ્યો એ તે રિલેટિવ એ રિયલ રિલેટિવ બોલે છે ભ્રાંતિ બોલે છે એટલે ઇગોઇઝમ છે અહંકાર કહેવામાં આવે છે જ્યાં પોતે નથી તેવા આગળ પોતા પણ માનવું એનું નામ પોતે જ્યાં નથી ત્યાં પોતા પણ માનવું એનું નામ એ અહંકારથી કર્મ બંધાય કે મેં આ કર્યું ભાષ્યમાં જ પરિણામ છે તેને સાચા અગર તો એવું કામ કર્યું એ વખતે અગર તો ગુરુ ગુસ્સે થયો ઓગણીસો થાય છે ને જ્ઞાન છે કે ગુસ્સો થયો તેની હાથે પરમાણુ ના છે પરમાણુ તે શુદ્ધ પરમાણુ હોય છે વીસ રસા પરમાણુ બહાર પરમાણુ બધા વીસ રસા બગાડ થયો છે પણ આ ક્રોધ ભરેલો કે વિરોધ થયો જે કપટ કર્યું કે મેં આ કરી એમ બોલ્યો તે વખતે પરમાણુ ખેંચાય એની સાથે પરમાણુ ખેંચાય તે વિચરતા વિચરતા હતો તે વિચરતા થાય પ્રયોગશાસ્ત્ર પ્રયોગશાળા પ્રયોગશાળા મિશ્રતાના મિશ્રતાનો પ્રયોગશાળા થાય એટલે આમ તે વખતે ઘેંચે પરમાણુ એ પરમાણુ અંદર ગયા અંદર ગયા એ પરમાણુ પ્રયોગશાળ પહેરેલો પ્રયોગશાળ પ્રયોગશાળ પોઝિટ પ્રયોગશાળ પોઝિટ બોડી અને પછી આવતા ભાવ એ મિશ્ર સાથે જાય એટલે ઇફેક્ટિવ ઇફેક્ટિવ આ મિશ્ર ચેતન આ ચેતનના ભાવ હું છું એ મેં કર્યું એ ભાવ અને તેને લઈને પરમાણુ ખેંચે તેનું થયું નિશ્ચય નિશ્ચય ચેતન ચેતન નથી છતાં ચેતનના ગુણધર્મ ગુણધર્મ નથી છતાં ચેતનના જેવા લક્ષણ દેખાય લક્ષણ દેખાય લોકોને એમ જ લાગે તેથી એમ કે આ ચિંતા છે નથી ચિંતા કોઈ ગુજરાત સરકાર જ દેખાય ખાલી ભૂતળા સરકાર એવો એવો નિકાલ તો આ દેખાય નહીં જવાનું પણ નિકાલ કરવો કરે છે નહીં નિકાલ બધો જાણે છે નિકાલ તો આપણો બહારનો હિસાબ ફરી ન વધી જાય વધી જાય એટલા માટે એટલા માટે ઉકેલ આવી જાય પુરુષાર્થથી ઉકેલ આવે આપડે બરાબર તદ્દન તદ્દન હવે છે બધાને ચોર માનીએ એનું એ એને ચોર માનીએ છીએ તમે એના મનમાં કારણ કે કેનાર માણસે ભૂલ ખાય છે ચોરી અને રિચાર્જના એ આરોપ કોઈ પર ના લગાવે શું કરું કારણ કે એકાદ સારી બેને માટે ખોટો આરોપ આવે તો મારી નાખે જતીને ખોટા કહે કે ખરાબ કરી નાખે મારા કેટલા અવતાર ખરાબ અને એક સરકાર જેટલો માણસ જેટલો આરોપ થાય એટલી ખોટા એટલે આપણે મન જરા બોરું રાખવું ખરું દરેક બોરું બહુ બહુ ધારવાળું ના રાખવું જરા બુટ્ટી <laughs> રાખવું બહુ ધરવાર લાગે કેવું લાગે છે શું લઈ જવાનું તેના સમય દાડ લાગતી હતી આકુરતા ને અકુરતા કશું બદલાય નહીં નિરાકુરતા કોઈને થાય જ નહીં થઈ ગમે એવો ધર્મ પાડે ધર્મ વિકલ્પિત છે શું છે વિકલ્પિત બધા વિકલ્પિત ગોઠવેલા ગોઠવેલા જ્ઞાનથી જાણેલા નહીં જ્ઞાનથી જાણેલા નહીં બધા વિકલ્પ ગોઠવેલા અને તે નકલો કરી દીધી નકલો કરી એ પણ તો ભયા ગયા ફેરફાર થાય આપડે જાણીએ આજે કરી ખાઈ છે કાચકર રહેવાનું નથી <laughs> એ એવો એવો મારે મસ્તી વખતે ગમે એટલો ધન પાડ્યો સાધુ હોય કાતા અને જો સંચેડ્યો હોય તો થઈ ગયો આ તો નખ રિયલ વસ્તુ છે રિયલ વસ્તુ બધા ઓપન જ થતી નથી ઓપન થઈએ નથી રિલેટિવ સિરિયલ પડેલું છે જગતે બહુ લાંબુ છે ક્યારે બહાર તમારી પુણ્ય શક્તિ આ પુણ્ય ગયા હોય ને આનો જે હોય કોઈ માર્ગ કાઢનારો ગજબ આવું બને ના તો કોઈ બાવાનો ના થયેલો તો ભય જ નહીં કોઈ નહીં તમે નિરાકુરતા જોઈ <laughs> અનુભવી અનુભવી કોઈ કે છે નિર્વિકલ્પ માર્ગ ના હોય રિયલ એ નિર્વિકલ્પ માર્ગ માટે જો આપણે રિયલ માર્ગ મળ્યો છે આશા પણ ખેતે ખેતે કરવું કે જાગૃત જે આવ્યું છે ફરી બોલા આવે નહીં એવું છે તો અત્યંત ચિંતામાં રત્ન તમારા હાથમાં આવ્યું છે અત્યંત ચિંતામાં ચિંતામણી અચિંતે બેસું કલ્પનામાં આવે એવી ચિંતામણી ચિંતામણી નો અર્થ શું જેવું ચિંતવે એવો થાય શું કહ્યું ચિંતવે એવો થાય ચિંતામણી કોને કહેવાય જેવું ચિંતવે એવો થાય તેવું આ ચિંતામણી અચિંત ચિંતામણી પદમાં તમે બેસે નહીં તો આ તમારા બાબાને શું ગયું આવી બધી વાતો કરે અચિંત ચિંતામણી પેટ પકડી પકડી દાદા અને દાદા કોઈ નમસ્તે જય જય જય જયકાર હો જય જયકાર હો પેટ પકડી બોલ બોલ કરતો આ બોલે ત્યાં તો આનંદ જોડે એટલે આપણે ના કેવું જોજ જ થઈ પણ આ બધું જે જીવન વસ્તુ દેખાય છે વિસર્જન દેખાય છે એટલા માટે એવું તો કેવું જ પડે કે જગત તો કોઈ કરતા નથી અને કરતા વગર થયું નથી જગત નો કોઈ કરતા છે જ નહીં અને કરતા વગર જગત થયું નથી એ વિરોધાભાસ નહીં રાખતો વિરોધાભાસ લાગે ને વિરોધાભાસ લાગે અરે અર્થ તો પેલું વાક્ય આમ કેમ કે છે જગત ને કોઈ કરતા નથી આ કરતા તેને કહેવાય કે જે સ્વતંત્ર હોય શું કહે કરતા જેને કહેવાય જે સ્વતંત્ર સ્વતંત્ર એટલે કોઈનો દબાણમાં ના હોય શું કહે સમજાય ને એ એવો કોઈના દબાણમાં ના હોય સ્વતંત્ર રીતે કરતા હોય એવો કોઈ જગતમાં છે નહીં કોઈ પાકે નહીં પાકે નહીં ભગવાન એ નતા એવા એમ કેવા માંગે છે અને કરતા વગર થયું નથી એ શું કેવા માંગે છે કે નૈમિત્તિક કરતા છે કેવું છે નૈમિત્તિક કરતા છે કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં પણ સંસાર રીતે કહ્યું ખુલ્લું નથી સંસાર કરી લોકો પાછળ થાય કે you are whole and sole responsible for your life તો એક માત્ર ચાલે ને માત્ર ભગવાન ની કરી કરી છે ભક્તિ કરી બોલ મારે નહીં મારે એના બોલ માર્યા છે ને કેમ કર્મ તો હલકું કરી શકે ને ભક્તિ ને કાયદો જ નથી શું કે છે આ બે મહેતા કર્યા તો પેલા લોકો નો ડીલ થાર્યું માટે મહેતા મહેતા સાહેબ માટે અને સાઈન જણને મહિમાનું કોઈ એવું બોલ્યા એટલે સાયન્સર કેવું થાય મહેતા સાહેબ કે છે કરતા સાતસો કરતા હોત બાર ખાતે ઉતારતો આવતીકાલ તમે ઘરે અહીં તો પાંચ આવ્યા જમીન ત્રણ આવ્યા તો ઉતાર શું કારણ તો તો વાણિયા દુઃખ જ ના પામે આપી દીધી વાણિક લોકો સર્વે કરી અને સગુણ જમા આખી બંને સાથે ચાલુ ભોગવવાનું છે ભક્તિ ભક્તિ કરો ને એથી કરીને ભક્તિ ને ગમે થાય સુરી નો ગાય કોઈ કરે છે તો એ રીતે કરે છે ને આ યોગ્ય કર્યા પછી સુરી નો ઘા કોઈ કરે છે તો કઈ આવી વિધિ ક્રિયા કે આવું કઈ વિધિ ક્રિયા બધી કરે છે થાય છે ભક્તિ બધી નથી ભાવના બી થાય છે ભાવના કઈ જોડેલો છો એ જાણે નહીં એ કરે છે ને ભાવના જોડી બહુ અઘરી વસ્તુ એ સમજાવ કેવી એ કેવી ભાવના તો આપણે કોઈ ખોટા પરિણામ થયા ને તો તમે પ્રતિક્રમણ એ બધી ભાવનાઓ બધી કરો છો એની પાસે ઉડેલા ઘણા હોય નહીં પણ કશું તમને અડે નહીં એટલું બધું ઉડી જાય એ પણ પુરસાદ હોય તો થાય એવું છે નહીં તો થાય છે ખરું ભાવનાનું ભાવનાનું ફળ તો મળે છે તો પણ તે કર્મ હોય તો તમે થાય અને ભાવના ભાવના છે બીજા કર્મ ને હલકો કરી નાખે એના રસ ને ઓછો કરી નાખે નિરસ કરી નાખે અને ભૂલ નગા તો હોય જાય અરે ભૂલ નગા હોય જાય એ તો પેલું સંતોના નો ફાયદો છે કારણ કે એ આ દાજો કેટલો અહંકારી આશીર્વાદ આશીર્વચન આશીર્વાદ વચન આશીર્વાદ વચન બોલવું એક ભય આશીર્વાદ એટલે કેટલાક સાધુ સાધુઓ સરળ થવાનો હોય ને જ્યાં હૃદય હોય સરળ હોય એટલે શું આપણું થવાનું છે પણ એ ડ્રેસ એને મળે એ આશીર્વાદ બાદ બી આપે છે આપણું થવાનું હોય પણ નિમિત્ત કરો એકલા એ નિમિત્ત મળે તો થાય એમ કોણ કોણ આજીવન ગ્રસ્ત માણસ થાય નાગર નાગર પોતપોતાના વિકલ્પ કરે હા તમે પુસ્તકમાં નથી ગયા મુંબઈ શહેરમાં વડોદરા બધા દરેક શહેરોમાં ચોખ્ખા ગીરો મોકલીએ અને પોરો વેચી આવો તો અમારે વકરો કરવા જોઈએ શું ચાલે કોણ લે લોકો હાથે માને જ નહીં કોઈ માને નહીં અમારી પોર માં એક માણસ માને નહીં કે સાસુ બી એટલે એક વાર સાંભળવા જ ના આવે જોવા જ ના આવે શું કરે બિચારો જો તો એવું અમારા સેલ્સ આવું થઈ ગયા સેલ્સ નહીં ઘરા આવી વસ્તુ બધા બની નથી વસ્તુ કોઈ કાય આ દસ લાખ પ્રમાણે કરી તો અજાયબી છે જતાય નથી બધું અજાયબી છે તેથી ખરા લગત વાણી વાણી શું નીકળી હા વાણી અને જેની વાણી વાદી પ્રતિવાદી જે કરે એ વાણી વાણી તરત હતી શું વાદી અને પ્રતિવાદી બંને કમ કરે બે કઈ કઈ ડિરેક્શન ના હોય ઓપોઝિટ હા ઓપોઝિટ ડિરેક્શન ના બે એક્સેપ્ટ કરે બંને એક્સેપ્ટ કરે વિરોધી હોય ને મતીઓ હોય વિરોધી હોય તો મનમાં એ કે ના વાત એટલી સાચી છે પણ અમને મંજૂર નથી આ વાત મનમાં તો છૂટકો જ નહીં બાપને આત્મા છે એટલે શું કહ્યું અરે તેમ છતાં જો આખું બને તો હું કહી દઉં આડો છું વાંડી માં બોલ બધા આવડે તારો આત્મા કબૂલ કરે છે તું આખું બોલો છું એવું કહી દઉં અમારી વાણી એને આત્મા કબૂલ કરવો જ જોઈએ કારણ કે વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે સરસ નથી કહેવાય પ્રત્યેક પછી આપણું કલ્યાણ થઈ જાય શું રહે દારિદ્રનું કારણ એટલે એટલો વિતરાગતા એટલું એનું વાક્ય પ્રમાણ કહેવાય શું કે વાક્ય પ્રમાણ કહેવાય જગતના પ્રમાણ વાક્ય બને કે જેટલી વિતરાગતા એટલા ઊંચી આપણામાં કોઈ ખાલી લવા દે વિતરાગ ગણાય છે થવું કહું છું એ કરવામાં આવે છે વિચાર નું તો સર્વ રીતે કબૂલ કરાય બાબતમાં બીજી હરેક બાબત સમાન કરવામાં જગત માને એ વાણી આવી એટલે થઈ ગયું સર્વે એ વાણી આવી એટલે સર્વે વાણી જેથી કરી હોય તે બધી ખારી પછી વાણી નીકળે છે ખારી વાણી હોય છે તે ખારી બધી થઈ જાય તીખી વાળી નીકળે છે પછી એ તીખી વચ્ચે થઈ જાય આ વાણી કઈ મજૂર નાખવામાં આવે છે અમે મરખું નાખીને શું કામ કર્યા કરે દાદા બીજી બોલે છે ચારિત્ર બધું ઓળખ કહેવાય આમ ડાઈ ડાઈ વાત કરે ને વકીલાત ની વાતો કરીએ ચાલે ને બધા અત્યારે આચાર્ય વાત વકીલાત ની વાત વકીલાત ની વાત દસ છ ઓગણીસો સિત્યોતેર મામાની પો દાદા દબાર મૂર્તિ જોઈન અહીં માનસિક પૂજા કરો એટલે યોગનો આશ્રય તો વાંચ્યા વાળા બધા અમ બ્રહ્માસ્ત્રી થઈ ગયા એટલે અમને યોગ આગળ વલ્લી વલ્લી બધું આગળ રાજા વાળા વલ્લી વલ્લી બહુ જાગૃત થઈ ગયા બેલેન્સ છે બધું ભલે જાય છે પ્રકૃતિ તમારે ના ગાળો તો ભલે જશે શું કરશો લાગે એવું છે આ ગો ગો એ તમે હાથે ભૂલી ગયા એટલે પુણ્ય પુણ્ય ફળ પર સંયોગ થયેલું છે તો ખબર સુધા ના એટલે સમૂહ આવ્યું છે ખબર અને જો પુણ્ય ખોરાક પુણ્ય ખોરાકમાં સન્મુખ નથી થયું તો દખલ ના કરે નથી થયું દખલ કરે તો નથી બોલવાનું અને સન્મુખ થયું હોય તો દખલ ના કરે છે ખોરાકમાં તૈયાર થશે વાર નહીં લાગે આ ધર્મ તો હરેક જગ્યાએ મદદ કરે હેલ્પ કરે ગમે તે મુશ્કેલીમાં હેલ્પ કરે એ ધર્મની પૂર્ણિ હોય એમને હેલ્પ કરે આપણું જ્ઞાન તો જુદી જતું છે આજરા હજુ જ્ઞાન છે કઈક માથું તો શાસ્ત્રો કાલે શું કહ્યું ભાઈ જ્ઞાન તેને કહેવું જે પ્રસંગ ઉપર હાજર થાય હર પ્રસંગ લક્ષણનો પ્રસંગ ઉત્પન્ન થાય તે અભ્યાસ થાય તો એ જ્ઞાન કહેવાય નહીં તો જ્ઞાન જ કહેવાય દાદા મારી નોકરી પોલીસ ખાતામાં અમારા ખાતામાં કરપ્શન બહુ ચાલે આવે પછી હવે મને લાગુ પડે કણા હરેલા ના તો પાંદડે હરેલા તમે જોયું પાંદડામાં પાણા હોય આવ્યો તો જિલ્લા ભૂત કેમ ગયો ગણે કે આવી ભૂત વચ્ચે આવી દખલ આવી પોતાના સ્વરૂપ બધા ઊંઘી લીધેલા પાંચ આગલામાં નિકાલ કરવાની વધારે પાડે પોતાની તબિયત સારી છે તેની શરીર સારી રહેતી હતી તેને જાણે સારી રહેતી નથી તેને જાણે હવે સારી છે હવે જાણે બધું જાણે સારી રહેતી નથી નહીં ના જગતના વેદન જે હોય તે જૈનો હોય જેને આત્મા માને છે કોની વાળક હોય જેને આત્મા માને છે તે મિકેનિકલ આત્મા છે શું છે મિકેનિકલ ત્યારે અસર આત્મા એ નહીં આત્મા જાણો છે અરે આ આત્મા જાણીએ છીએ ને અમારો પ્રજ્ઞા એ તો મિકેનિકલ આત્મા એને જાણવાનો છે આત્માની પ્રવૃત્તિ છે આત્મા છે એને સ્થિર કરે છે સ્થિર કરે છે આત્મા પોતે સ્થિર જ છે તું આત્માને જાણ અને આ મિકેનિકલ સ્થિર થશે જ છે અમુક સ્થિર થશે ને પાછું જ છે બહુ સ્વભાવ જ છે જેનો આચાર્યો સાધુઓ સ્થિર કરવા માંગે છે અને એ સ્થિર કરવાનો જે પ્રયોગ બતાવ્યો છે તેના હેતુ અત્યારે મારી છે હેતુ બરોબર છે આમ આમ કરીને સ્થિર કરવા માંગે છે સ્થિર થઈ જાય બાર કલાક આવું ચોવીસ કલાક છે ચોવીસ થઈ જાય રામકૃષ્ણ લોકો બહાર સુધી ખરા તો ખબર નથી પડતી શું કહેવાય નિર્વિકલ્પ સમાધિ એને આ હિન્દુસ્તાનના લોકો નિર્વિકલ્પ સમાધિ હવે આટલું બધું હિન્દુસ્તાનનું જ્ઞાન એટલું બધું રાઉન્ડ થઈ ગયું છે આ વિકલ્પ સમાધિ એમાં બહાર છૂટી કરે એ વિકલ્પ સમાધિ નથી અને તેના આપણે હિન્દુસ્તાન લોકો સમાધિ તમે સમજાવો સમાધિ કોને કહેવાય સમાધિ મન સંપૂર્ણ જાગૃતિ બરાબર કોન્શિયસનેસ કોન્શિયસનેસ અવસ્થા ખબર ના પડે તે તો ઊંઘમાં છોકરાને છૂટી થઈ છોકરા આ એક જતી આ બીજી જતી છે તેની પરવસ્તાની નિદ્રા છે આ સ્વરાજતાની નિદ્રા છે છે ને એ તો ના હવે શું કરે છે મનના સ્થળ બધા બહુ ધ્યેય છે મનના એટલા બધા ધ્યેય છે આ મનુષ્ય સાધારણ સામાન્ય માણસને વેરી રહેતો છે તેના કરતા બહુ મોટા લેયર જો એ પોતે અંદર દાખલ દાખલ લેયર આવે પોતે ત્યાં આગળ રહેતા રહેતા બહારનું મનનો લેયર હવે મનના લેયર થી કઈ એટલું આપણી પૂર્ણાહુતિ થતી નથી આપણું સાયન્સ ફૂલ સાયન્સ અધૂરું નથી જય બુદ્ધિમાં પડેલું છે બુદ્ધિમાં બુદ્ધિમાંથી પ્રકાશમાં આવે ત્યાં સુધી બરબાદ નો જન્મ અને બુદ્ધિ ના ગઈ અને બહાર નીકળ્યા એટલે સ્વતંત્રતા આખું જગત મન અને બુદ્ધિ મન ચંદ્રમાં છે એની નિર્ગુણ અવસ્થા છે ગુણ રહિત અવસ્થામાં છે પછી ગોળ ત્રિગુણાતીત કહેવાય ત્રિગુણાતીત એ પૂરા કરે ત્યાર પછી સૂર્યના બહાર નીકળે ત્યારે ત્રિગુણાતીત જેની બુદ્ધિ હોય ત્યાં સુધી શ્રવણ માત્રે સત્વાના જે બુદ્ધિ એ બે પ્રકાર છે અને જ્ઞાન બે પ્રકાર બુદ્ધિ એ બે પ્રકાર નિરેક પ્રકાશમાં કેવી રીતે ફેર પડે કે સૂર્યનારાયણ હોય સીધું અસર એ નિરેક પ્રકાશ કહેવાય ઉદ્ધાર કામ કરીએ નિરેક પ્રકાશ કહેવાય આપણે દાદા આપણે સતીલાલ પર ગોઠવો ને સત્સંગ કાલે કાલે ત્યાં સત્સંગ ગોઠવાનો પ્રકાશ સૂર્યનારાયણ નું અજારું હરીસા બદલે અને હરીસર નું અજારું રસોડમ નાખે હરીસર ગોઠવે એવો કે એનું અજારું કાર્ય થયા એ ઇન્ડિરેક્ટ પ્રકાશ ઇન્ડિરેક્ટ આખી બુદ્ધિ આખી બુદ્ધિ રહેલી છે એ પ્રકાશ વધે ઘટે પોતાની સંતોષ પ્રમાણે આવી શું આવડે ચીજલી એનો પ્રકાશ સૂર્યનો પ્રકાશ બધાને સરખો મળે છે પણ જેવી અરીસાની ગોઠવણી અને જેવી ડિરેક્શન ગોઠવણી એના ઉપર પ્રકાશ પ્રકાશ લઈને કોઈ ઓછો પ્રકાશ પ્રકાશમાં જીવી રહ્યું છે પ્રકાશમાં જીવી રહ્યું પ્રકાશ પરપ્રકાશ હા અને જે જ્ઞાન છે એ સ્વપર પ્રકાશ જ છે સ્વસ્વરૂપ પ્રકાશ પોતાને પ્રકાશ કરે ને બીજાને પ્રકાશ કરે બુદ્ધિ બાળકાને પ્રકાશ કરે પોતાને પ્રકાશ નહીં કરે બુદ્ધિ કોને કહેવાય જગતના તમામ સત્ય જ્ઞાને આખા જગતના તમામ સત્ય જ્યોતિ જય બીજા બધા જેટલા સબ્જેક્ટ છે બધા જાણે પણ અહંકારી જ્ઞાનને બુદ્ધિ ગઈ અહંકારી અને નિરહંકારી જ્ઞાનને જ્ઞાન જ્ઞાનનો સંકેત એ જ છે કે જ્ઞાન નિરસ જાણે ના હોય ત્યારે જ્ઞાન અને બુદ્ધિ સંસારમાં લખડાવનારી લોટ પડી જવા ના દે બુદ્ધિ એનું નામ બુદ્ધિ જે બુદ્ધિ હા મોક્ષ તરફ ના જવા એ બુદ્ધિ શું દેખાડે દરેક બાબતમાં નફો ને ખોટ બે જ વસ્તુ વૃત્તિ દેખાતી નફો ને ગાડીઓ ધર્યા પોતાની હાથે જગ્યા નથી ઘણી જગ્યા નફો દેખાડે પછી કોટ દેખાડે નફો દેખાડે કોટ દેખાડે નફો દેખાડે કોટ દેખાડે કરાવડે ધંધો જેવી વસ્તુ જગતમાં છે નહીં બુદ્ધિ ધંધો દેખાડશે ધંધો ના દર્શન કરાવે ધંધો જેવી વસ્તુ જ નથી જગતમાં બુદ્ધિ ગંગા દેખાડે એટલે બુદ્ધિ ગંગાથી થાય ત્યારે કામ થાય નહીં તો થાય નહીં આખા જગતના જે ધર્મો છે બધા રિલેટિવ ધર્મો છે રિલેટિવ ધર્મ રિલેટિવ ધર્મ એટલે બુદ્ધિ બુદ્ધિ પ્રકાશક છે બુદ્ધિ જે આગળની વાત કરવામાં આવી નથી એટલે માણસને ફળ ફળ જાય એવું રિલેટિવ ભાગ ફળ થાય રિયલ ફળ ના થાય એટલે સ્વતંત્રતા નું લાભ થાય નહીં આમ સાથે ચંદ્રના બધા સ્થળ ઓળગ્યા બુદ્ધિના સૂર્યના બધા સ્થળ ઓળગ્યા અને સ્વાદ સ્થળ આવ્યા પોતે પેલો સ્થળ પ્રાપ્ત થવાની તૈયારી થઈ સૂર્યને સૂર્ય સૂર્ય ભેદીને આગળનો જે સ્થળ છે એ તૈયારી થઈ ત્યાં જ ગયા એટલે બુદ્ધ કહેવાય બુદ્ધ કહેવાય સંપૂર્ણ બુદ્ધિ બુદ્ધ કહેવાય એક જ હવે એમને છે એ નજીક આવી ગયેલા છે પણ પોતાના શાસ્ત્રોના છે એ જોયો નથી એ તો જોયો પડતું જોયું પડતું અનુભવ્યું નથી એ પદને જાણવાનું છે કે જે આપણને સ્વતંત્ર બનાવે છે શિક્ષણ લેવા માટે કેન્દ્રો ભરવું પડે શિક્ષણ માટે શિક્ષણ માટે દરેક સ્ટેન્ડર્ડ બીજા સ્ટેન્ડર્ડ હિતકારી છે બરોબર અવલંબન છે અને સાધો છે શું કે સાધો છે માટે આ બધા વિકલ્પી ધર્મો બધા હેલ્પિંગ છે બધા હેલ્પિંગ પણ વિકલ્પમાં જ પડી રહ્યો નાપાસ થયા કરે તો એનો પાર નથી આવે આવ્યો એટલે પ્રગતિ તો માંગી જ નહીં મને આ સ્વતંત્રતા ગમતી નથી એવો ભાવ એ બેઠો જ જોઈએ સ્વતંત્રતા થવાનો ભાવ હા સ્વતંત્ર થવાનો ભાવ એવો જ જોઈએ તો નહીં પડી રહે થર્ડ થર્ડ જન્મમાં વીસ પડી રહે ના પડે અનંત અવતારથી આ લોકો ઘટક કરે છે પડી જ રહ્યા છે ને પડી જ રહ્યો તું કઈ મોક્ષમાં નાખી રહ્યો છે ત્યારે મોક્ષ નથી નાખી છે ત્યારે મોક્ષ અઘરો છે કે જૈનના સાધુ આટલું બધું કરે છે આટલા બધા ભ્રષ્ટ સેવન કરે છે એ મોક્ષને નથી કરે છે ઘટના મોક્ષ અઘરો નથી સંસાર અઘરો સંસાર અઘરો મોક્ષ અઘરો હોય તો એ મોક્ષ જરાય નહીં ભગવાન પહેલો સરળ ભગવાન બધી રીતે પહેલા ભગવાનના મોક્ષે પહેલો પણ આ જે કષ્ટદાયી છે એનું ફળ શું મળે છે અને જેને સાચું સુખ જોઈતું હોય તો જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગ હા એ જ્ઞાન જ્ઞાની પાસે હોવું જોઈએ અને જ્ઞાની અજોડ પુરુષ હોવા જોઈએ અજોડ પુરુષ કે જેની ગોળી સાંભળવામાં આવી છે સાંભળવામાં ના આવ્યું હતું અજોડતું ફરક આમ ગમે તેવો જુએ હંમેશા જ્ઞાની બને ત્યારે અજોડ જ હોય